चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरे नव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् अहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराभिचारिणम् लक्ष्मीसहस्रशीलाभिः सेव्यमानं सदानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योः पञ्चधा हृदये मम क्या है गोपाल लालन ऊपर કોઈને કન્ફર્મ કરો ને અવાજ સંભળાય છે અહીંયાથી બોલીએ છીએ આ કોન્ફરન્સમાં જોડાયેલા હોય એ લોકો સંભળાય છે અવાજ જરા કહો કે હા દીદી સંભળાય છે મેસેજમાં ટાઈપ સંભળાય છે હા ઠીક છે કાલનું થોડું કરીએ રિવિઝન પિયાશ તું કે ને કઈ કાલે શું ની ચર્ચા કરી એવું જન્મ એમાં જે જન્મ છે એ એના માતા પિતા છે એ સમાન વર્ણના હોવા જોઈએ પછી એમાં એના જે વર્ણના લક્ષણ જે હોવા જોઈએ સંસ્કાર સંસ્કાર સંસ્કારમાં સંસ્કાર એટલે ઉપનયન ને સંસ્કાર પછી કર્મ પછી વૃત્તિ એમાં સંસ્કાર એટલે ઉપનયન પછી કર્મ એટલે આપણે જે કર્મ કરીએ એ અને વૃત્તિ એટલે આજીવિકા સામાન્ય રીતે સમજ્યા કે આપણે ભાગવતી ભાગવતજીમાં આપણે ભાગવતી ગયા શાસ્ત્રમાં આપણે દેખીએ કે ઘણી વખત એનો વર્ણનો અર્થ થાય છે રંગ તો એ જે રંગ બતાવી રહ્યા છે એ જસ્ટ વર્ણન આઈડેન્ટિફાઈ કરવાના બતાવે છે તો એનો મતલબ એવો નથી કે કોઈ લાલ હોય કે સફેદ હોય કે કાળો વૈશ્ય છે શુદ્ર છે તો કાળો કલર એ ખાલી એના જે ગુણો છે પ્રકૃતિના એનો નિર્દેશ કરે છે કે બ્રાહ્મણ છે એનામાં સાત્વિક ગુણ વધારે હોય એ રીતના રાજસ તામસને સરખાવ્યા છે બીજું એવું કીધું કે વર્ણ આપણે આપણે કેવી રીતે ડિસાઈડ કરીએ તો જન્મ જન્મ તમારો કયા કુળમાં થયો છે કે માતા પિતા પરથી ડિસાઈડ કરી શકો બે જો સેમ કેટેગરીના હોય મતલબ સેમ વર્ણના હોય તો એ એનાથી ખબર પડે બીજું એક ઉપનયન સંસ્કાર મતલબ જે આપણે કીધું કે ઉપનયન સંસ્કાર થાય પછી નક્કી કરે અગર માનો કે વૈશ્ય છે પણ કે બ્રાહ્મણ છે પણ એ જન્મતાની સાથે તો સુદ્રઢ હોય છે જ્યાં સુધી એનો ઉપનયન સંસ્કાર ના થાય ત્યાં સુધી એના પછી આપણે બીજો એને નક્કી કરી શકીએ એના કર્મથી કર્મ યાની કે જે સંધ્યા આરતી જે આ છે યજ્ઞ ને બધું એ કર્મો કરવા જોઈએ જે ધર્મ વર્ણના હોય એના પ્રમાણે અને એના પછી આજીવિકા આ બધી વસ્તુ હોય ત્યારે જે કોઈ એક વ્યક્તિ ને પરફેક્ટ વર્ણના કરી શકીએ અને જે મહાપ્રભુજીએ એવું પણ કીધું હતું કે આ મતલબ મહાપ્રભુજીને માનવું છે કે આ જે છે વર્ણો ને એ બધું એ એક દેવતા છે વર્ણદેવ એટલે એ જ રીતના આશ્રમ આશ્રમો જે આપણે કીધા વાન ગૃહસ્થ છે બ્રહ્મચર્ય છે સંન્યાસ છે પણ એ બધા દેવતાને સમજવા અને જ્યાં સુધી એને તમે ફોલો ના કરો ત્યાં સુધી શાસ્ત્ર આપણને મતલબ એને સંતોષવું જોઈએ અને પછી તમે ફર્ધર આગળ તમારે જે ધર્મ કે સંપ્રદાય પડતા હોય એને તમે ફોલો કરવો જોઈએ અને કેમ રાખવું જોઈએ આમ પહેરવાનું કે આમ આપી દીધું તો વર્ણ જે છે એ વર્ણ નામના દેવ છે અને આ વાતને આપણે શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથથી જે પણ પરિચિત હોય એ આ વાતને સરળતાથી સમજી શકે જ્યાં ગંગાજીના દ્રષ્ટાંતથી શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવી છે કે પ્રત્યેક વસ્તુ આ સૃષ્ટિમાં એના ત્રણ રૂપો છે ભૌતિક આધ્યાત્મિક અને આતિથેયગી તો ગંગા જલરૂપા એ ભૌતિક રૂપ છે તીર્થરૂપા આધ્યાત્મિકી અને દેવી રૂપા છે આદિદૈવિકી છે એ રીતે સર્વસ્વ સમજવાનું છે બીજી વાત કે મહાપ્રભુજી એ વાત ઓર આજ્ઞા કરે છે કે કઈ વસ્તુનો અધિદેવ કોણ છે એ જો કોઈ જગ્યાએ મેન્શન કરવામાં ન આવ્યું હોય શાસ્ત્રમાં અથવા કોઈને એની અનુભૂતિ ન થઈ હોય તો આ જગતની અંદર જે કંઈ પણ છે એનું આદિદૈવિક રૂપ કૃષ્ણ છે છે અને છે આ રીતે આપણે સમજી લેવાનું પણ કોઈ પણ વસ્તુની એવી કલ્પના ન કરી શકીએ કે જેનું આદિદૈવિક રૂપ કોઈ ન હોય તે જ રીતે આ સિદ્ધાંત છે એનું ડિડક્શન એટલે એને આપણે લાગુ જો બધી જગ્યાએ કરીએ તો વર્ણક વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થાના અંદર પણ આપણે એને લાગુ કરવાનું રહે તો મેજર પ્રિમાઇસ આ છે મુખ્ય સિદ્ધાંત કે પ્રત્યેક વસ્તુ ત્રિવિધ છે તેથી વર્ણ અને આશ્રમની પણ ત્રિવિધતા આપણે વિચારવી જોઈએ આ લોજિક આનો આ રીતે છે એમ કે કેમ કે બધું ત્રિવિધ છે તેથી વર્ણ પણ ત્રિવિધ છે ત્રિવિધ નો મતલબ આદિદેવિક આદિભૌતિક અને આધ્યાત્મિક એમાં દૃષ્ટાંત આપણે ગંગાનું લીધું કે જલ એ ભૌતિક છે તીર્થ એ આધ્યાત્મિક અને દેવી ગંગા એ આદિ દૈવિક એટલે ત્રિવિધતા નો મતલબ આદિભૌતિક આધ્યાત્મિક અને આદિદૈવિક છે આ સમજવાનું એટલે વર્ણની પણ આપણને ત્રિવિધતા સમજવાની હવે વર્ણનું ભૌતિક રૂપ શું આધ્યાત્મિક શું અને આદિદૈવિક શું એટલું ખાલી વિચારવાનું રહે ભૌતિકમાં આપણે કાલે એ વાત જોઈ કે કોઈ પણ વર્ણ ડિસાઈડ થાય છે જન્મ સંસ્કાર કર્મ અને વૃત્તિ ઠીક છે જન્મનો જેમ આ લોકોએ સમજાવ્યું સમાન વર્ણના માતા પિતા હોય અને એની સંતતિ હોય તો એ તે વર્ણનો કહેવાય સંસ્કાર એટલે તે વર્ણના અનુસાર શાસ્ત્રમાં જે સંસ્કાર કયા હોય એ મુખ્ય રૂપથી ઉપનયન સંસ્કાર કર્મ એટલે એ વર્ણના સંસ્કારના અનુરૂપ કર્મ એટલે માની લો કે અન્નપ્રાશન સંસ્કાર થયો તો સંસ્કાર ની યોગ્યતા આવ્યા પછી એ વ્યક્તિના માટે અમુક કર્મો શાસ્ત્ર બતાવે અક્ષરારંભ નો સંસ્કાર થયો તો તદનુસાર કોઈ કર્મ બતાવે ચૂડાકરણ સંસ્કાર થયો તો તદનુસાર કઈ કર્મ બતાવે એ કર્મ કઈ જાતના હોય છે કોઈ મેજર કર્મ નથી પણ શુદ્ધિ અશુદ્ધિના નિયમો છે એમાં ફરક પડે છે કે જો બાળક છે એના હજી દાંત પડ્યા નથી તો અમુક પ્રકારની શુદ્ધિ અશુદ્ધિ એને લાગુ પડે એટલે સૂતક વગેરે જો બાળક છે એનો મુંડન સંસ્કાર ચૌદ સંસ્કાર થઈ ગયો છે તો તે પ્રકારની અશુદ્ધિ એને લાગુ પડે ઉપનયન થઈ ગયું છે તો બધી જ જાતની અશુદ્ધિ સસ્પેન્ડ થઈ જાય અને કોઈ સૂતક સ્નાન કંઈક લાગે નહીં ગ્રહસ્થ થાય તો ફરી પાછો એને બધું લાગવા માંડે એમ પણ ઉપનયન સંસ્કાર થયો તો બ્રહ્મચર્ય આશ્રમમાં એનો પ્રવેશ થયો એટલે હવે બ્રહ્મચારીના બધા જ કર્મો વેદ નું અધ્યયન કરવું સંધ્યા કરવી બ્રહ્મચારી નો હોમ કરવો શિક્ષા માગી અને પોતાની આજીવિકા ચલાવવી ગુરુને સમર્પિત કરવી આ બધા છે તેના અનુસાર કર્મો એને લાગુ પડી જશે આમાં જન્મ તો ભૌતિક દેખાય છે સંસ્કાર અને કર્મ આ બેની અંદર આધ્યાત્મિકતા છે સમજમાં આવ્યું ને આ બેની અંદર આધ્યાત્મિકતા છે એટલે જન્મ એ ભૌતિક છે જેના માટે આપણે કાલે જોયું કે જન્મ ના જાય તે શૂદ્ર શૂદ્રવત જન્મ થયો છે એટલે શૂદ્ર નથી પણ જેવી રીતે શૂદ્ર કોઈ પણ કર્મથી વંચિત હોય છે એવી રીતે સંસ્કાર થયા પહેલા જે કોઈ પણ વર્ણનો હોય એને કોઈ શાસ્ત્રીય કર્મનો અધિકાર નથી સંસ્કાર થયો એટલે એની આધ્યાત્મિકતા થઈ એ કઈ રીતે છે એટલે આ સૂત્ર હોય છે ઉપનયનનો આની અંદર વેદોની પ્રતિષ્ઠા થાય છે ત્રણ સૂત્ર હોય એ ત્રણ સૂત્રમાં એક એક વેદની પ્રતિષ્ઠા થાય એટલે એ જે બ્રહ્મચારી છે એ વેદ સ્વરૂપ થયો અને વેદનું આધિદૈવિક સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ એની અંદર વસી રહ્યું છે હવે જે મૂર્તિ છે આપણે કાલે દેવ મૂર્તિનો દ્રષ્ટાંત જોયું કે મૂર્તિનું નિર્માણ થાય તો એ મૂર્તિ તમને કોની કરવી છે દેવ હોય દેવી હોય રૌ સ્વરૂપ હોય પાષાણ હોય કે ચિત્ર મૂર્તિ હોય જે કોઈ પણ એની આપણે ભૌતિક પદાર્થ એનો નિશ્ચય કરીએ તેનો વિગ્રહ તેનો હોય એ તો ભૌતિક છે એવી રીતે આ ભૌતિક થયું પછી મૂર્તિનો સંસ્કાર કરવામાં આવ્યો એ સંસ્કાર શું એની પ્રતિષ્ઠા અથવા આપણે ત્યાંની પરિભાષા અનુસાર એને પુષ્ટ કરવું તો એ એનો સંસ્કાર થવાથી હવે આધ્યાત્મિકતા આવી એટલે જેમ અહીંયા શ્રી મહાપ્રભુજીના ચિત્રજી છે પણ અહીંયા પૂજા નથી એટલે તમે અહીંયા શ્રી મહાપ્રભુજીને પીઠ કરીને બેઠા છો એ ચિત્રને તો એમાં કોઈ અપરાધ બોધ તમને પણ નથી થઈ રહ્યો શ્રી મહાપ્રભુજી પણ એને એવી સિરિયસલી નહીં લે કે આ પોઝિશન તમારી ઠીક છે કે નહીં છે પણ માની લો કે જે બેઠક જેવું સ્થાન છે કે જ્યાં શ્રી મહાપ્રભુજીની પૂજા કે સેવા ચાલી રહી છે ત્યાં આવી રીતે બેસવું એને આપણે અપરાધ માનીએ કેમ કે પ્રતિષ્ઠિત છે ખ્યાલમાં આવી ગયું ને તો ત્યાં આધ્યાત્મિકતા છે અને એનું જે દૈવિક રૂપ છે એ આદિદૈવિક થશે મૂર્તિ રૂપ છે તે જેમ ગંગા છે તે એવી રીતે સંસ્કાર અને કર્મ જે છે એનાથી એ જે વર્ણનનો દેહ છે એ આધ્યાત્મિક બને છે અને એની અંદર અધિદેવનો વાસ થાય છે એ વર્ણ નામનો અથવા તો એ આશ્રમ નામનો આવી ખ્યાલમાં ઉપનયનના સંસ્કારથી બ્રહ્મચર્ય આશ્રમનો રૂપમાં જે અધિદેવ છે એનો પણ ત્યાં વાસ થાય છે સાથે સાથે જે તે વર્ણનો છે બ્રાહ્મણો ક્ષત્રિયો કે વૈશ્ય એ નામની દેવતા છે એ પણ એની અંદર વર્તે છે આ કર્મમાં કોઈક ન્યૂનતા આવી અથવા આ વૃત્તિમાં ન્યૂનતા આવી તો પ્રતિષ્ઠિત થયેલો જે દેવ કે આશ્રમ છે એ ત્યાં રહેવા લાયક સ્થાન પોતાનું નથી માનતો એટલે નિવૃત્ત થઈ જાય છે ત્યાં આ વાત શ્રી મહાપ્રભુજી એટલા માટે કહી છે કે કોઈ કાલમાં કેટલાક ઋષિઓની અંદર એવું સામર્થ્ય પ્રભુએ આપ્યું હતું કે એક સાથે બે વર્ણ એમની અંદર પ્રતિષ્ઠિત થયેલા જેમ કે વિશ્વામિત્ર એ વિશ્વામિત્રી હતા એ તો ક્ષત્રિય રાજા હતા અને એમના જે પ્રતિદ્વંદી જેમને માનતા હતા એમના સાથે વશિષ્ઠ સાથે એમનો વિવાદ જ એ વિષયનો હતો કે જ્યારે પણ વિશ્વામિત્ર આવે ત્યારે વશિષ્ઠ એમને રાજર્ષિ કહીને એને બોલાવતા એનું એવું મરચું લાગતું એમને કે રાજર્ષિ કેમ આટલી તપસ્યા કરીને બ્રહ્મર્ષિ કેમ નહીં હવે બ્રાહ્મણ વર્ણમાં પેદા જ ન થયા હોય તો બ્રહ્મ બ્રહ્મર્ષિ કહેવાય કેવી રીતે તો ગમે તેટલું મહેનત કરી દે પહોંચશે તો એ રાજર્ષિ સુધી જ પણ જ્યારે એમણે એટલી તપસ્યા કરી અને વશિષ્ઠે પણ એમને સન્માનિત કર્યા તો અંતમાં જઈને રાજર્ષિ હોવા છતાં પણ એમને બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત થયું તો આવું કેમ શક્ય બન્યું કે દેવની એમાં પ્રતિષ્ઠા થઈ વર્ણ નામની દેવતા છે એ એમની અંદર પ્રતિષ્ઠિત થઈ એટલે બંને વર્ણમાં માન્ય થયા તો આ પ્રક્રિયા છે એ આપણે ત્યાં આવા પ્રમાણના રૂપમાં શ્રી મહાપ્રભુજી સમજાવે થઈ ગયું ને સર જેમાં એક મિનિસ્ટર છે એને તમે બે ડિપાર્ટમેન્ટ આપી દો એક ટીચર હોય એને તમે બે સબ્જેક્ટ લેવા માટે કહી દો આપણે એમ માનીને ચાલીએ કે નહીં આ વિજ્ઞાનના જ શિક્ષક છે પણ એ અંગ્રેજી પણ ભણાવતા હોય તો બે ત્યાં પ્રતિષ્ઠિત થઈ ગયા ને એમ ડ્યુઅલ સ્ટેટસ છે એ વર્ણની અંદર કોઈ કાળમાં હોય છે અને થવાનું કારણ બે દેવતાની એમાં પ્રતિષ્ઠા છે આ થોડી સૂક્ષ્મ વાત છે અને તમારા માટે થોડી કદાચ ભારી પણ પડે એવી છે આ પ્રસંગ હતો એટલે કહી દીધું પણ આમાં તમને જે સમજવાનું અને યાદ રાખવાનું એટલું જ છે કે વર્ણ છે એનું આદિદૈવિક રૂપ પણ હોય છે તમારા માટે આટલી જ વાત હવે આગળનો વિષય લઈ લઈએ હવે આમાં આપણે સંસ્કાર છે એ ગઈકાલે જોઈ ગયા છીએ સોળ સંસ્કારોમાં ઘણા બધા સંસ્કારો હવે રહ્યો કર્મ કર્મ મુખ્ય રૂપથી ચાર કેટેગરીમાં વર્ણવાયા છે કયા કયા નિત્ય કર્મ નૈમિત્તિક કામ્ય કર્મ ઊંઘ માંથી ઉઠાડીને પૂછો તો પણ પણ તોય તમે એક છોડી દીધું પ્રાયશ્ચિત હા ઠીક છે નિત્ય નૈમિતિક સામ્ય નિષિદ્ધ અને પ્રાયશ્ચિત આટલા કર્મ છે એટલે આ કેટેગરીમાં શાસ્ત્રમાં કર્મોનું વિધાન છે तुम ये लिख रहे हो या कुछ और लिख रहे हो अच्छा शास्त्री जी वाला होमवर्क कर रहे जो आए व्यूअर स्टेटस क्या है ना करो करो तो मुंह में मत डालो कहीं जो क्या जाओ હવે નિત્ય કર્મનો મતલબ છે પ્રતિદિન नित्य कर्म એટલે प्रतिदिन કરવાના કર્મ નૈમિતિક કર્મ એ નિમિત્તો પર એટલે ઓકેઝનલી નિમિત કોઈ નિમિત્ત હોય ત્યારે કરું એ નૈમિતિક કર્મ કામ્ય એટલે કામના હોય ત્યારે કરવાનું નહીં તો નહીં તું તો પંડિત છો ને એલી લાગે તારું પણ ચાર પાંચ વખત તો થઈ જશે ને વિચારી પછી નિષિદ્ધ નિષિદ્ધ એટલે જે ન કરવાના હોય તે જેના સંબંધમાં નહીં કરવાનું વિધાન છે તે અને કામે તો થઈ ગયું इसमें से आया कि इसमें से अभी तुम एक में ही ध्यान रखो मैं प्रायश्चित એટલે દોષ થઈ જાય એની નિવૃત્તિ માટે કરવામાં આવતા થઈ ગયું પણ આ પાંચ રીતે એટલે શાસ્ત્રમાં આપણે કોઈ પણ પાનું ખોલીએ અને કંઈ પણ આપણને એમાં શાસ્ત્રની આજ્ઞા વાંચવા મળે તો એ આ પાંચમાંથી કોઈક એક પ્રકારની હોય આજ્ઞાઓ જે છે તે તે સિવાયનું કથાનક હોય ઉપાખ્યાન હોય સ્તુતિ હોય મંત્રો હોય એ જુદી વસ્તુ છે પણ જે આજ્ઞાઓ છે કમાન્ડમેન્ટ છે એ આ પ્રકારના છે કેટલીક જગ્યાએ શાસ્ત્ર આપણને વિધાન કરે છે કે આ નિત્ય કર્મના રૂપમાં તમારે કરવાનું છે અથવા તો નૈમિત્તિક કામે વગેરેના રૂપમાં કેટલીક જગ્યાએ શાસ્ત્ર એનું વિધાન નથી કરતું પણ હવે એ વિધાન કયા જાતનું છે એના ઉપરથી આપણે નિર્ણય કરવાનો થાય કે જેમ ડૉક્ટર પાસે આપણે જઈએ અને ડૉક્ટર તમને પાંચ પ્રકારની ગોળી લખી આપે કેટલીક ગોળી ક્યારે તમારે લેવી એનું ત્યાં સ્પેસિફાઈ પણ કરે તો કેટલાક આ વિષયમાં એમ કહે કે પેટ દુખતું હોય તો લેવાનું હવે પેટ એટલે એક વખત દુખ્યું ને પછી દુખ્યું જ નહીં આપણે એમ કે જે દસનું પત્તું છે પૂરું તો કરવું વસૂલ કરવાના તો એવું નથી એમ એ સંબંધમાં પોતાના તરફથી કોઈ વિધાન નથી તો ક્યાંક વિધાન નથી કરવામાં આવતું કોઈ જગ્યાએ વિધાન પણ હોય પણ છે કેટલાક કર્મ એવા છે કે જે નિત્ય હોવા છતાં પણ કામ્ય રૂપમાં પણ એને કરી શકાય એનો દૃષ્ટાંત આપું છું કે જેમ કોઈ વ્યક્તિ ભોજન આપણે લેતા હોઈએ એમાં કેટલીક વસ્તુઓ આપણને ગમતી હોય કેટલીક વસ્તુઓ ન ગમતી હોય પણ માની લો કે આપણને સિક્સ પેક એપ બનાવવા છે તો જે ભોજનની આઈટમો છે એમાંથી જ આપણે પ્રોટીન જેમાંથી વધારે મળતું હોય એનું સેવન નિત્ય કરવામાં શરૂ કરીએ જે અદરવાઇઝ અઠવાડિયામાં એક કે બે વખત કઠોળ બનતા હોય સમજમાં આવ્યું ને તો નિત્ય જે છે ભોજનના રૂપમાં જે પ્રાપ્ત છે એ સામાન્ય રૂપમાં એ નૈમિત્તિકના રૂપમાં હતું ક્યારેક ક્યારેક બનતું હતું પણ કામને થઈ ગયા પછી એ નિત્ય આપણે એનું અનુષ્ઠાન કરવા લાગ્યું જેમ ઠાકોરજીની સેવા હોય એ સેવામાં દંડવત પ્રણામ આપણે પ્રતિદિન કરતા હોઈએ પણ કોઈક દિવસ જો આપણે ચાર વખત વધારે દંડવત કર્યા તો એનો મતલબ કાંઈ ગોટાળો છે સમજાયું ને તો કંઈક ગોટાળો છે એટલે જે નિત્યના રૂપમાં કરવામાં આવી રહ્યું છે એ જ સકામ બની ગયું છે ત્યાં આપણી સકામતા આવી ગઈ છે તો કર્મની અંદર પણ આ જાતનું છે કે કેટલાક કર્મ છે એ નિશ્ચિત તરીકે કહેવામાં આવ્યા છે પણ એને કોઈ સકામતાથી કરવા ઈચ્છે તો એ કરી શકે છે એ જાતની પણ શાસ્ત્રમાં વ્યવસ્થા છે એવું લગભગ બધા જ કર્મોના વિષયમાં છે એટલે માણસ કર્મ કરી રહ્યો હોય એનાથી આપણને નક્કી ન કરી શકીએ કે આ નિષ્કામ કરી રહ્યો છે કે સકામ કરી રહ્યો છે જે વ્યક્તિ ગંગા યમુના જેવા તીર્થોના તટ ઉપર નિવાસ કરતો હોય એના પાસે દેહ શુદ્ધિ માટે સ્નાન કરવા માટે પણ ગંગા યમુના જ છે ઉપલબ્ધ અને એને જ તીર્થ સ્નાન તરીકે પણ એ કરી શકે છે ત્યાં વસનારો વ્યક્તિ તીર્થ સ્નાન કરી રહ્યો છે કે પોતાનો દેહ શુદ્ધિ માટેનું સ્નાન કરી રહ્યો છે એ કેમ ખબર પડે આપણે દેખનાર વ્યક્તિ તો એને એમ જ લાગશે કે સ્નાન કરી રહ્યો છે ઓલો તો ખાલી મેલ કાઢવા માટે કે ઠંડક માટે સ્નાન કરતો હોય તમે ક્યારેક નર્મદાના કિનારા ઉપર જાઓ અમે ગયા તો ત્યારે મેં વાત જોઈ ઓમ મહેશ્વર પાસે કોણ છો ઓમકારેશ્વર તો ત્યાં આપણે ઘાટ ઉપરથી ઉતરતા આવીએ નર્મદાજીના તટ પર તો ફૂલ અને પૂજાનો સામાન એની સાથે એક મોટો સ્નાન માટેનો લોટો એ ત્યાં વેચનારાઓ તમને સામેથી ઓફર કરે છે લઈ જાઓ શા માટે કરે છે કે જો તમે બસમાંથી સીધા ઉતરી આવ્યા છો કે શૌચ વગેરે ક્રિયા કરીને તમે સીધા નર્મદામાં સ્નાન કરવા જઈ રહ્યા છો સીધું અપવિત્ર અવસ્થામાં તીર્થમાં સ્નાન કરવું અપરાધ છે એટલે એક વખત એ લોટાથી જલ ભરીને બહાર સ્નાન કરી લેવાનું તે પછી તીર્થનું સ્નાન કરવાનું તો જે વ્યક્તિ તટ ઉપર નિવાસ કરી રહ્યો છે નદીના એ સ્નાન કરવા જાય અને આપણે ઓબ્ઝર્વ કરીએ કે એને પહેલા લોટાથી બહાર સ્નાન કર્યું કિનારા ઉપર અને પછી અંદર ઉતરીને ડૂબકી મારી તો એમાં જ એનો તીર્થ સ્નાન પણ થયું અને દેહ શુદ્ધિના રૂપમાં પણ સ્નાન થઈ ગયું ખ્યાલમાં આવ્યું ને એક જે નિત્ય પ્રાપ્ત છે એ સકામ પણ બની શકે છે અને આપણે રૂકમિણીના પ્રસંગમાં જોઈએ છીએ વાર્તાજીમાં આવે છે કે ચોવીસ વર્ષ પછી એ ગંગા સ્નાન માટે આવી એ નૈમિત્તિક સ્નાન થયું એનું જે કાશીના નિવાસીઓ પ્રતિદિન ગંગા સ્નાન કરવા માટે જતા પણ રૂકમિણીને પોતાના ઠાકોરજીની સેવામાંથી એટલી ફુરસત નથી મળતી કે એ ગંગા સ્નાન કરવા માટેનો સમય કાઢી શકે પણ ગ્રહણ હતું અને શ્રી ગુસાઈજી ત્યાં સ્નાન માટે પધાર્યા તો શ્રી ગુસાઈજીના દર્શન કરવાના નિમિત્તે રૂકમિણી ત્યાં આવ્યા તો આ એક નૈમિતિક થઈ ગયું આ જાતના આની અંદર થોડા સૂક્ષ્મતા રહેલી છે પણ મૂળ વાત સમજવાની કે શાસ્ત્રમાં નિત્ય કર્મ નૈમિત્તિક કર્મ કામ્ય કર્મ નિષિદ્ધ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ આમ આટલી કેટેગરીમાં કર્મની આજ્ઞાઓ છે વહેંચાયેલી છે હવે આ પ્રત્યેકની પછી ડિટેલમાં આપણે જોઈ લઈએ હવે જે શાસ્ત્ર આપણને કર્મ સમજાવે છે એમાં કેટલાક કર્મ એવા છે કે જે ન કહે શાસ્ત્ર તો પણ આપણે કરતા જ હોઈએ અને કરવા જરૂરી થઈ જાય જેમ ભોજન કરવું કે સ્નાન કરવું કે સૂવું આ એવા જાતના કર્મો છે કે જે કર્મ શાસ્ત્ર ન કહેતો પણ આપણે કરતા પણ જે લોકતઃ પ્રાપ્ત એટલે આપણે સ્વભાવતઃ કરી રહ્યા છીએ એ કર્મને શાસ્ત્ર એક દ્રષ્ટિ અને ભાવના આપે છે અને એક એની પદ્ધતિ આપણને બતાવે છે કે જો તમને ભોજન જ કરવું છે તો આવશ્યક છે કરો પણ તમે આ વસ્તુનું કરો આનું ન કરો આ સમયે કરો આ સમયે ન કરો આટલી પવિત્રતા જાળવીને કરો આવી પરિસ્થિતિ હોય તો ન કરો એમ એટલે જે વસ્તુ વ્યવહાર છે આપણા જીવનના જેને આપણે અધરવાઇઝ પણ જીવી જ રહ્યા હોઈએ એને શાસ્ત્ર થોડું મોડિફાઈ કરે છે પોતાની રીતે હવે નિત્ય કર્મ છે આમાં પણ આવે છે નિંદરમાં બોલી શકો એમ સ્નાન પછી સંધ્યા જપ હોમ સ્વાધ્યાય તર્પણ માનમ સંધ્યા જપો હોમ સ્વાધ્યાય તમારા સ્લાઇડ ની નહીં તમારી સ્લાઇડ જે છે ને એની સાથે કોન્ટ્રાડિક્શન ના આવે એટલે આના ઓર્ડરમાં છે એવું લખી દો ઓમ પછી વૈશ્વદેવ પછી સ્વાધ્યાય પછી તર્પણ પછી ગોગરા એની અહીંયા કોઈ જગ્યા જ નથી પણ કરીશું આપણે કરશું અતિથિ સત્કાર પછી હા એટલે દેવ એમ કરી દો ને સરસ દેવ પૂજન પછી વગેરે ઠીક છે સ્નાન બહાર આપવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આટલો બધો હા એક એકનાથ પંત થયા મહારાષ્ટ્રના એનો બહુ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે એ સ્નાન કરવા માટે ગયા કઈ ગોદાવરી નદી હશે કે જે હશે મહારાષ્ટ્રમાં માતા તો એ જ હશે એ બીમાર હતી હોય તો સ્નાન કરવા માટે ગયા ગામમાં કોઈ કંઈક દુષ્ટ હતો એને એમ થયું કે આજે આને પરેશાન કરવો છે એટલે સ્નાન કરવા આવે અને એમના ઉપર કંઈક ગંદી વસ્તુ નાખીને એમને અભડાવી દે તો એકનાથ કોઈ પણ જાતનો રિએક્શન આપ્યા વગર ફરી ડૂબકી મારે એવું કરતા કરતા સો વખત એમણે ડૂબકી મારી એકસો એકાદ તો પછી એ પોતાના ઉપર ચીડાઈ ગયો વ્યક્તિ કે હું આટલો બધો આને ગુસ્સે કરવા પ્રયાસ કરું છું કેમ આ ગુસ્સે નથી થઈ રહ્યા એટલે એમને કહ્યું કે આ તો કોઈ ખરેખર સંત મહાપુરુષ છે અને આમની સાથે આવું કરવાથી અપરાધ જ થશે એટલે માફી માંગી એને પૂછ્યું કે ભાઈ આપને કેમ ક્રોધ ના આવ્યો તેમણે કહ્યું કે રોજ તો હું એક જ વખત આ તીર્થમાં સ્નાન કરતો હતો તો આજે તારા કારણે મને એકસો એક વખત સ્નાન કરવા મળ્યું તે મારું મહદ ભાગ્ય તો આપણે આપણો હિન્દુસ્તાની કલ્ચર એ છે કે નાતા આપણે કંટાળતા નથી થાકતા નથી અને આ ટેમ્પરામેન્ટ આપણો બધાનો હોવું બહુ જરૂરી છે ધાર્મિક દૃષ્ટિથી નાતા જ રહેવાનું નાતા જ રહેવાનું એનું કારણ એ છે સ્નાન વગેરે છે એને એ શા માટે આપણે ત્યાં અગત્યનું છે કે કોઈ જગ્યાએ આપણને ગ્લાની રાખવી જોઈએ સુગ રાખવી જોઈએ સૂઝ માટેની એક બોર્ડર આપણને બનાવવી જોઈએ તેથી આપણે આપણું જે મુખ્ય કાર્ય કરી રહ્યા છીએ એને આપણે સુરક્ષિત રીતે કરી શકીએ બીજા ડિસ્ટર્બન્સ વિના તો વૈરાગ્યના માટે સૂગ એ બહુ જરૂરી છે કે તેનાથી દૂર રહેવું તેનાથી બચવું એ કારણે આપણે ત્યાં સ્નાન છે પ્રાણાયામ છે આસમન છે તે સિવાયના ગાયત્રી જપ વગેરે પણ છે હવન છે આ બધા પ્રાયશ્ચિતના રૂપમાં કે શુદ્ધિના રૂપમાં આપણે શાસ્ત્ર બતાવે છે તો સ્નાન એ દ્રષ્ટિથી બહુ આવશ્યક છે કે જ્યારે આપણે જે કાર્યમાં પ્રવૃત્તિ કરી રહ્યા છીએ કાર્યના અનુરૂપ આપણી શુદ્ધિ હોવી જોઈએ એ સર્વત્ર હોય છે જેમ પ્રસંગમાં આપણે કોઈ જતા હોઈએ તો પ્રસંગના અનુરૂપ વેશ મેકઅપ ધારણ કરતા હોઈએ એમ ધર્મકાર્યની અંદર આપણે જ્યારે પ્રવૃત્તિ થતા હોઈએ તો તેના અનુરૂપ શુદ્ધિ હોવી જોઈએ એમાં સ્નાન છે મુખ્ય છે પછી એની ડિટેલ ક્યારેક આપણે જોઈશું કેટલી પ્રકારના સ્થાન ગઈકાલે કે પરમ દિવસે આપણે થોડી ચર્ચા કરી હતી કે વાર્તાજીના પ્રસંગમાં હા કાલે પ્રભુદાસ ની વાર્તાજી આવી એમાં શ્રી મહાપ્રભુજી રાધાકૃષ્ણ કુંડ બિરરાજીના જે ખૂણા ઉપર છે ત્યાં પધાર્યા ઠંડી ના એકદમ વીર હતા માબરૂજી જલ્દી જાગી ગયા અને સહી વગેરે સિદ્ધ કરીને ઠાકુરજીને ભોગ કરીને ચરાવી પા ગયા નોતર થઈ ગયા પ્રભુદાતનજી થી ઠંડી ઓડી ન હતી એ સુતા હતા એટલે એ માબરૂજી કયું તો સુદાસુ પ્રસામ લ્યો એમને કયું કેજી તમારો સ્નાન પણ થઈ નથી સંધી ચડાય એટલે ઠંડી હોય એમને કોઈક ની હિંમત ન ચાલે તો એ માબરૂજી એ માંગ્યા કરી કે અહીંયા આ વ્રજ તો એ સ્થાન છે કે જેની વ્રજ જલ કરતા પણ પવિત્ર છે અહીંયાના વૃક્ષો એ છે કે જેમાં પાંદડે પાંદડે પ્રભુનો વાસ છે તો એવા તીર્થ પવિત્ર સ્થાનમાં હવે જલના સ્નાન કરવાથી બીજી પવિત્રતા વધારે શું આવવાની છે તો સ્નાનની આવશ્યકતા નથી તમે પ્રસાદ લઈ લો અને એમણે તે મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કર્યું તો આ વાત એટલા માટે સમજવાની છે કે સ્નાનનો વિકલ્પ ખાલી જલ જ છે એવું નથી રજથી પણ સ્નાન થઈ શકે તે રજથી સ્નાન પશુઓની અંદર તો બહુ કોમન છે ઘોડા ગધેડાઓ આ બધા જે પ્રાણીઓ છે એમને આપણે જોઈએ તો કેવા આરોટતા હોય ને ઘોડો તો બસ થોડી વાર રેતીની અંદર આરોટે એકદમ ફ્રેશ થઈ જાય કેમ કે એનો સ્વભાવ છે ક્યારે બેસે જ નહીં બેસે કે નીંદર લે તો પણ એકાદ પગ ઊંચો કરીને નીંદર લઈ લે ફરી પાછું પાકું તો ઘોડો ક્યારે પણ બેસે નહીં અને જ્યારે બેસે ત્યારે આડોટવા જ બેસે થોડુંક ધૂળમાં સ્નાન કરી લીધું તો ફ્રેશ થઈ ગયું એ ફ્રેશનેસ છે એ બીજા નેચરની છે કે એમના શરીરમાં પરસેવા વગેરેને કારણે જે જીવજંતુ બેક્ટેરિયા પેદા થયા હોય એ રજમાં આરોટવાથી એ બધા નષ્ટ થઈ જાય એટલે એમની ખુજલી પણ ઉતરી જાય અને એમનું એક જાતનું સ્નાન પણ થઈ જાય પણ રજ સ્નાન એ પણ એક સ્નાનનો પ્રકાર છે બીજું સ્નાન માર્જન સ્નાન છે એટલે તમે મંત્રોચ્ચારપૂર્વક પાણીના છાંટા તમારા ઉપર નાખો તો એ પણ એક જાતનું સ્નાન છે જે વિધિ હોય છે એ કર્મના વિધિના અંતર્ગત વારંવાર આ જાતના માર્જન સ્નાન કરવાના થતા હોય છે એ સ્નાન છે બીજા ઘણા આ અષ્ટવિધ સ્નાન કયા છે ત્યારે જોઈશું અગ્નિ સ્નાન પણ છે પછી સમજ્યા દુઃખ કોઈને છે ઈચ્છા હા એ જ બીજું હતું પાછું એક સંધ્યા કર્મ છે સંધ્યા જે શબ્દ છે એ બે સમય નો સંધિકાલ એમાં થતી સંધ્યા સંધ્યા દેવી પણ છે તો રાત્રિ હજી સમાપ્ત ન થઈ હોય અને દિવસ હજી ઉગ્યો ન હોય એ જે કાલ છે એ સંધ્યાનો એક કાળ એટલે પ્રાતઃ સંધ્યાનો કાળ સૂર્ય ઉગી ન ગયું હોય અને અંધારું પૂરેપૂરું ગાયબ ન થયું હોય એવો જે કાળ ફરવડીયો કહેવાય ને હા ઉષા કાળ એક એ કાલ છે તે પછી સૂર્ય એકદમ માથા ઉપર હોય આપણો પડછાયો આમ કે આમ પડતો ન હોય પૂર્વ કે પશ્ચિમ દિશા ઉપર એ સમય છે મધ્યાહન સંધ્યા બપોરનો એ જ રીતે સાંજનો कल से तुम्हारा उपनयन हो गया उपनयन जनवरी जनेऊ हो गया है तुम्हारा और तुम्हारा नहीं हुआ कल से तुम्हारी संध्या शुरू होगी हाँ वो तो पहना देंगे और संध्या याद हो जाने के बाद हवन दो समय तुम लोगों को करनी तुम तीन लोग हो ना दिन के हो गए तो तीन लोग हम्म? तो संध्या क्या है ये तीन समय होती है संध्या संध्या एक तरह से प्रायश्चित कर्म भी है અને સંધ્યા એ ઈશ્વરનું ધ્યાન પણ છે સંધ્યાનો જે મુખ્ય વિધિ છે એ અર્ઘ્ય અને મંત્ર જપ આ બે એના મુખ્ય સ્થાન છે એના પહેલા અને પછી જે થવાના છે એ બધા એના ઉપક્રમના રૂપમાં છે તો એ ત્રણ સમય સંધ્યા કરવી જોઈએ એટલે કાયમ સંધ્યા સાંજથી લઈને પ્રાતઃકાલ સુધીના સમયમાં મનવચન કર્મથી જે કંઈ પણ જાણે અજાણે દોષ થઈ ગયા હોય એના પ્રાયશ્ચિતના રૂપમાં અને ઈશ્વરના સ્મરણના રૂપમાં પ્રાતઃ સંધ્યા પ્રાતઃથી મધ્યાહનના સમયમાં થયું હોય એનું મધ્યાહન સંધ્યા સંધ્યાથી અને તે પછી મધ્યાહનથી સાયન એમ દિવસમાં ત્રણેય સમયે શાસ્ત્ર આપણી પાસે એ અપેક્ષા રાખે છે કે તમે ભગવાન સાથે જોડાયેલા રહો દેવતા સાથે જોડાયેલા રહો શાસ્ત્ર સાથે જોડાયેલા રહો એનું વિસ્મરણ ન થવું જોઈએ અને એ જોડાવા માટે આવશ્યક શુદ્ધિ તમારા અંદર ત્રણ વખત જાળવવી પડે એટલે બને ત્યાં સુધી તમે એવો પ્રયાસ કરો કે શુદ્ધ રહો નહીં તો વારંવાર નાહવું પડે દરેક વખતે સંધ્યાપૂર્વ સ્નાન આવશ્યક એક સાચી ખોટી કથા ખબર નથી પુરાણમાં તો બધું જોઈ શકે પણ એક વખત મનુષ્ય બ્રહ્માજી પાસે ગયા કે જે વખતે બધી જીવનચર્યા છે એ જીવનચર્યા વ્યવસ્થિત થઈ ન હતી तो बदा लोग गमे तेरे खाता गमे तेरे नाता एम तो क्य नाव क्य खाव के नाव के खाव तो ब्रह्मा जी एमने कीधु तो एक वार खाओ ने त्रन वार नाव पर जता जता मारा से ने उल्टू कर दीदे त्रन वार खाव ने एक वार नाव नंदी है उसे हाँ तो आज साथ से खबर नहीं चेक करें कीजिए जरा याद है उसकी તો નિયમ પ્રાચીન એ હતો કે ત્રણ વખત સ્નાન થવું જોઈએ રાતો સંધ્યા માટેનું સ્નાન મધ્યાહન સ્નાન અને સાયં સ્નાન એમ ત્રણ વખત સ્નાન આવશ્યક છે તો આ સંધ્યા કર્મ છે એના પછી એના અંતર્ગત જપ છે આ સંધ્યા છે એ આના જપ જે છે સંધ્યાનો એક ભાગ પણ છે અને જપ સ્વતંત્ર પણ છે સંધ્યાના અંતર્ગત જપ છે એ પરબ્રહ્મના ધ્યાનના રૂપમાં સ્વર્ણના રૂપમાં ગાયત્રીનો જપ છે પણ એનાથી સ્વતંત્ર જપ આપણે જે જે પણ સંપ્રદાયના દીક્ષિત થયા હોઈએ કે જે મંત્રની દીક્ષા આપણે લીધી હોય એનો જપ એ અલગથી કરવાનું હોય છે એ જપ સંધ્યાના અંતર્ગત નથી સ્વતંત્ર એટલે બે પ્રકારના જપ છે આ સંધ્યા છે ત્રણ સમય પછી જપ પણ ત્રણ સમય અને બીજો જે જપ છે તે સાંપ્રદાયિક દીક્ષા મંત્રમાં જે પણ હોય છે જેટલી દીક્ષા હોય છે આપણે ત્યાં જેમ બે છે દીક્ષા તો અષ્ટાક્ષર અને પંચાક્ષર એ બંનેનો જપ જે બંનેને દીક્ષા બે દીક્ષા હોય તો એક દીક્ષાઓ તો એક મંત્ર આ જપનો પ્રકાર છે એના પછી હોમ હોમ જે છે એ અગ્નિની અંદર દ્રવ્ય પધરાવવાનું હોય અગ્નિ આપણે ત્યાં એક જાતની કુરિયર સર્વિસ છે અગ્નિદેવનું જે સ્થાન છે એ આંગળીયા કે કુરિયર મેન જેવું કામ છે કે એને જે તમે આપો કે જે દેવને ઉદ્દેશીને આપવામાં આવે એને એ પહોંચાડે ને અગ્નિને જ આપો તો અગ્નિ પોતે પણ સ્વીકારે એવું જ નથી ખાલી પહોંચાડે જ પહોંચાડે તો અગ્નિને ઉદ્દેશીને હોય તો અગ્નિને પ્રાપ્ત થાય પણ અન્ય કોઈ દેવને ઉદ્દેશીને તમારે કંઈ પણ હોમવું હોય તો અગ્નિના માધ્યમથી એ ત્યાં પહોંચે તો એ હોમ કરવાના હોય છે એ હોમ પણ ઘણા બધા પ્રકારના છે એટલે વૈદિક હોમ પણ હોય છે અને સ્માર્ટ હોમ પણ હોય છે વૈદિક અને સ્માર્ટ થઈ ગયું પછી વૈશ્વદેવ એટલે વિશ્વે દેવ આ દેવતાઓનો ગણ દેવતાઓ છે દેવતાનું નામ છે એ વિશ્વદેવ નામના દેવતાને જે દ્રાસ આપવામાં આવે ભોજન આપવામાં આવે એ વૈશ્વદેવ કર્મ છે એટલે ભોજન કર્યા ભોજન કર્યા પહેલા પછી નહીં ભોજન સિદ્ધ થઈ ગયું એના પછી એક ઓમ છે નાનકડો એ પણ એમાં વિશ્વદેવને ઉદ્દેશીને આહુતિ આપવામાં આવે છે કે આ બધા વિશ્વના જે દેવો છે એ બધા સંતુષ્ટ થાવ એને વૈશ્ય કહેવાય જૂના સમયમાં જ્યારે લોકો ચૂલામાં રસોઈ કરતા તમને તો ચૂલાની અંદર જ એક ઘાસ નાખી દેવામાં આવતો એ વિશ્વ જે વૈશ્વદેવ કર્મ હતું એનું જ એક નાનું રૂપ હતું પણ આમંત્રક શાસ્ત્રમાં આની વિસ્તૃત વિધિ પણ છે એના પછી સ્વાધ્યાય એ વેદ આપણે ભણ્યો છે એ વેદનું રિપીટેશન આવર્તન રિવિઝન ભણેલા વેદનું પુનરાવર્તન સ્વાધ્યાય એના પછી છે તર્પણ કોઈ તરસેલ વ્યક્તિ હોય એને આપણે જલ પીવડાવી અને એની તરસ છીપાય એને તર્પણ કહેવાય હું અહમ તૃપ્તોસ્મી હું તૃપ્ત થઈ ગયો તો તર્પણ જે છે એ આપણા જે પૂર્વજો છે સદગત એમને ઉદ્દેશીને એમને પ્રતિ શ્રદ્ધા રાખીને એને એક જલ છોડવાનું હોય છે અને એની પ્રક્રિયા સામાન્ય રીતે જ્યારે આપણે આરોગ્ય આપીએ આમ અંજલિથી આપવામાં આવે તર્પણની અંદર જે જલ છે એ આમ અંગૂઠાથી આમ છોડવામાં આવે અહીંયાથી અને યજ્ઞોપવિત હોય એને અંગૂઠામાં લપેટી આ સુધા નમસ્કાર તયામી સુધા નમસ્કાર તયામી એવી રીતે એ તર્પણ છે એ પ્રતિદિન કરવાનું હોય છે એ તર્પણમાં બ્રહ્માજીથી આરંભ કરીને જેટલા પણ દેવતાઓ ઋષિઓ મનુઓ અને આપણી પરંપરામાં પણ આપણા જેટલા પણ પૂર્વજ થયા એ જેટલા પણ આપણને યાદ હોય એ બધાના નામ લઈને અને એ તર્પણ કરવું જોઈએ એ પ્રતિદિન નિત્ય કર્મ છે તે પછી ગૌગ્રાસ એટલે પ્રાણી યજ્ઞ ભૂત યજ્ઞ જેને કહેવાય છે પશુઓને ખાસ કરીને ગાયને તે સિવાય કાંક બલી શ્વાન બલી એમ બીજા ઘણા બધા ગૌગ્રાસના પેરેલલ બીજા પ્રકારો પણ છે તે પછી અતિથિ સત્કાર એટલે આપણે ત્યાં કોઈ મહેમાન આવે તો એને આસન જલ વાણી મધુર યથાશક્તિ તો અન્ન જે આપણાથી શક્ય હોય તે એમને કરવું જોઈએ આને નિત્ય કર્મમાં લઈ પણ શકાય અને નૈમિત્તિક પણ કોઈ આવ્યું જ નહીં તો ગોતવા જવાનો પણ વાર્તામાં એવા પ્રસંગ આવે છે વૈષ્ણવોના કે ગામના પાદરે હાઈવે ઉપર ઊભા રહેતા જ્યાં સુધી કોઈ વૈષ્ણવ ન આવતું ત્યાં સુધી એમની વાટ જોતા અને કોઈ આવતા જતા દેખાતા તો આગ્રહ કરીને હાથ પકડીને ઘરે લઈ જતા એમને પ્રસાદ દેવડાવતા ને સેવા કરતા તો આગ્રહ હતો એ જાતનો હવે તો અતિથિ સત્કાર છે એ બહુ મુશ્કેલ થઈ ગયો છે <laughs> એટલે અતિથિઓ પણ સોફિસ્ટિકેટેડ થઈ ગયા કે હવે અમને તો આવું જ ફાવે નહીં તો અમને હોટલ ચાલશે એમ કરીને કદાચ ઘરમાં ઉતારવા લઈ જઈએ તો હોટલમાં રૂમ રાખીને રહી આવે તો હવે આપણા માટે પણ મુશ્કેલ છે ને એમના માટે પણ મુશ્કેલ છે એનો સત્કાર કરવા જઈને એમને એમ લાગે કે અમને જેલમાં નાખી દીધા તે પછી દેવ પૂજન હવે આ જે હોમ છે એમાં પણ કોઈ જાતની પૂજા છે પણ આ જે દેવ પૂજન છે એ થોડી અલગ પ્રકારનું પૂજન છે એટલે પોતાના આ હોમ વગેરે છે આ કમ્પલસરી છે એના ફોર્મેટમાં એના મંત્ર વિધિમાં કોઈ જાતનું પરિવર્તન આપણે ન કરી શકીએ શાસ્ત્ર દ્વારા નિર્ધારિત છે પણ અહીંયા આ પૂજનની અંદર સ્વાતંત્ર્ય મળે છે એટલે જો તમે કોઈ પણ દેવને પૂજવા ન ઈચ્છતા હો તો આ કર્મ કરી રહ્યા છો એ પર્યાપ્ત છે પણ જો તમારો કોઈ ઈષ્ટદેવ છે તો એનું નિત્ય પૂજન કરવું આવશ્યક છે જો એની પ્રતિષ્ઠા કરેલી છે તો હવે પૂજનમાં તમે જે રીતે ચાહો તે રીતે પૂજન કરી શકો એટલે પંચોપચાર કરો ષોડશોપચાર કરો કે સહસ્ત્રોપચાર પૂજન કરો એમ જેમ પણ કરવું હોય તેમ કરી શકાય તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ રામાનંદ સંપ્રદાયના એક શિષ્ય રામન કરીને જેમણે શ્રી મહાપ્રભુજીના સુબોધનીજીનો અંગ્રેજી અનુવાદ કર્યો અઠ્યાવીસ વોલ્યુમ અને એમણે છાપ્યા જે ટાટા કન્સલ્ટન્સીની અંદર બહુ હાઈ પોસ્ટ ઉપર હતા ડાયરેક્ટરના સંપ્રદાય એમનો રામાનુજ નિષ્ઠાથી રામાનુજ મહાપ્રભુજીની સુબોધનીજીના પ્રેમી એમણે અંગ્રેજી અનુવાદ કર્યો અને એમનો નિત્ય નિયમ કે શાલિગ્રામજીનું સહસ્ત્રોપચાર પૂજન પ્રતિદિન કરે એક હજાર મંત્રથી શાલિગ્રામજીનું પૂજન પ્રાતકાલમાં ત્રણ વાગ્યાથી એમનું પૂજન શરૂ થાય એ સાત વાગ્યા સુધી એમનું પૂજન ચાલે સાત થી કરીને દસ વાગ્યા સુધી એ સુબોધજીનું ટ્રાન્સલેશન કરે પછી અગિયાર વાગે નોકરીએ જાય આજ આપણો એમનો નિત્યક્રમ હતો તો જેવું જેટલું કરવું હોય કરી શકે એમાં કોઈ લિમિટ નથી અને વગેરે હવે ધ્યાનથી સમજો આ આપણો વૈદિક ધર્મ છે એની જીવનચર્યા જે પ્રતિદિન કરવાની છે આમાં ત્રણ વખત સ્નાન અને સંધ્યા આવી ગયું અગર બ્રહ્મચારી છે તો પ્રાતર હોમ અને સાયમ હોમ એમ બે હોમ ગ્રહસ્થ છે તેનો પણ હોમ અગર એને વૈદિકી દીક્ષા લીધી છે અગ્નિહોત્રની તો પત્ની સાથે બેસીને પ્રાતર હોમ પણ થાય અગ્નિહોત્ર અને સાયમ પણ થાય અગર એ દીક્ષા નથી લીધી તો સ્માર્થ યજ્ઞ પણ પત્ની સાથે બેસીને બે સમય કરવાનો વૈશ્વદેવ પણ બે સમય નિત્ય વેદનો સ્વાધ્યાય ભણેલી શાસ્ત્રને સમજવું તર્પણ પ્રતિદિન ગોગ્રા અને દેવ પૂજન દેવ પૂજનની અંદર પણ જે જાતની પ્રતિષ્ઠા થઈ હોય તે અનુસાર આપણે ત્યાં બે સમય સેવાનો ક્રમ હોય તો તે રીતે પણ આ આપણો વૈદિક ધર્મનો નિત્ય ક્રમ છે અને એની બહુ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ આઈટમો જ આમાં લીધી છે બહુ સૂક્ષ્મ વસ્તુ આપણે એમાં નથી લીધી આમાં તમને ક્યાંય આવે છે દેવ દર્શન ક્યાંય મંદિર આવે હિન્દુ ધર્મમાં એનું નામો નિશાન નથી આજે જેના ઉપર ટકેલું છે આખો આપણો સમાજ હિન્દુ સમાજ એ આપણો વૈદિક ધર્મ કોઈ જગ્યાએ દેવ દર્શનને નિત્ય કર્મ કે નૈમિત્તિક કર્મમાં પણ સ્થાન આપી નથી <laughs> આવો મોટો પ્રયાસ છે આપણો આ આખું તું ચાલ્યું શા માટે કે સામૂહિક આરાધના પ્રાર્થના એ ઈસાઈઓમાં અને મુસલમાન ધર્મ છે એની અંદર હતી અને એ એ ઘણા બધા પર્પઝ એના સર્વ થતા હતા એનાથી સંગઠનનું કામ થતું હતું ધાર્મિક ફંડફાળા એકઠા કરવાનું કામ થયું કેમ એમને ત્યાં કથાઓ તો છે નહીં હવન તો છે નહીં કોઈ બાઇબલની કે કુરાનની કથાઓ તો કરતા નથી કે એના નામે કંઈ ફંડફાળા ભેગા થઈ જાય તો આ જે સામૂહિક પ્રાર્થના છે એમાં જ એ લોકોના ઘણા બધા સામાજિક કામ ધાર્મિક કામ બધા સિદ્ધ થઈ જાય છે એમના દેખાદેખી આપણે ત્યાં સામૂહિક આરાધનાનો ક્રમ શરૂ થયો દેવાલય મંદિર આપણે ત્યાં હતા પણ એ સામૂહિક આરાધનાના સ્થળ તરીકે ન હતા એ બંધાવતા કોણ હતા કે જેમને સકામ કર્મ તરીકે શાસ્ત્રમાં એનું નિરૂપણ છે કે જો તમને સ્વર્ગની કામના છે ઉત્તમ લોકની કામના છે તો તમે દેવાલયનું નિર્માણ કરો પણ એ જે દેવાલયના નિર્માણ કરવાની વિધિ અને એના માટેના આવશ્યક જે નિયમો છે એને વાંચીએ તો આપણું મગજ ચક્કર થઈ જાય કે દેવાલય જેટલાનું તમે નિર્માણ કરો એના જીર્ણોદ્ધાર માટે જેટલું આવશ્યક ધન હોય એ પહેલા જમીનમાં નાખો પછી જ એના ઉપર પાયો ચડાય આ રૂલ હતો એનો એના પછી નિર્વાહની તો વાત હજી બાકી જ રહી મુસલમાનો આવીને શા માટે આપણા દેવાલય તોડતા હતા એમને આનાથી લેવા દેવી નથી અંદર જે હતું એ એમને જાણી ગયા કે રહસ્ય બધું આમાં છે એટલે એ લોકોએ આ બધો ઉચ્છેદ કર્યો તો શરત એ હતી કે સો વર્ષ પછી પણ જો આનો જીર્ણોદ્ધાર આવશ્યક બને તો બનાવનારે પાયામાં પેલા એટલું ધન રાખવું જોઈએ આજે પણ આપણે એના ટોકનના રૂપમાં પાંચ રત્નની ટીકડીઓ ને શેષનાગ ને લક્ષ્મી ને એ બધું આટલું પચીસ પચાસ રૂપિયામાં આવી જાય છે એ બધું એ નાખીએ છીએ આપણે પણ એક્સપેક્ટેડ એ હતું કે તમે નિર્માણ આનું શું કરો કે જો તમારી પાસે એટલી શક્તિ હોય કે તમે એને ભવિષ્યમાં પણ સો વર્ષ પછી કોઈ વ્યક્તિ ચાહે તો એનો ભાર કરી શકે એના સાથે દેવાલયનો ઉપવન દેવાલયના નિર્વાહ માટેના ખેત ખલિહાન દેવાલયની અતિથિશાળા ભોજનશાળા પાઠશાળા પુષ્કરણી એટલે એનું તળાવ આ કુલ એટલે ગૌશાળા આ બધી વસ્તુઓ એના આનુષંગિક હોવી જોઈએ તો દેવાલયનું નિર્માણ થઈ શકે સાથે સાથે જે દેવની પ્રતિષ્ઠા કરવાની હોય એ દેવની મર્યાદા અનુસાર એની તંત્ર વિધિ છે એના અનુસાર એની મૂર્તિની પ્રતિષ્ઠા અને પૂજા વિધિ નિશ્ચિત કરવી જોઈએ અને એ વ્યક્તિ ત્યાં અર્ચક તરીકે એની નિયુક્તિ અને નિર્વાહની વ્યવસ્થા કરવી આ બધું તંત્રશાસ્ત્રમાં બતાવેલું છે તો એ દેવાલય તો બહુ મોંઘું પડે આજે જેમ ગલી ગલીએ પાનની દુકાનોની જેમ દેવાલયો ફૂટી નીકળ્યા છે એ જાતની આપણી કલ્ચર હતી નહીં અને એ જ કારણે એ બહુ કામ્ય કામ્ય કર્મ હંમેશા બહુ ડિફિકલ્ટ શાસ્ત્રમાં કહ્યા છે જે નિત્ય કર્મ છે એ બહુ ઇઝી છે એમાં ઘણા બધા ઓપ્શન છે પણ જે પણ કામ્ય કર્મ સકામ કર્મો છે એ એટલા બધા ખર્ચાળ અને એટલી બધી સાવધાની માંગે તેવા શાસ્ત્રો બતાવ્યા છે કે ટકા છૂટી જાય માણસને એની વિધિની વાંચતા કેમ કે સીધી વાત છે તમને તમારો સ્વાર્થ કઢાવવો છે તો તમારે આટલી સાવધાની રાખવી પડશે એટલે મને રસ્તામાં જતા મને ચાય પીવી છે ને રસીલાબેને ત્યાં જઈને હું ચાય પી આવું એ મારી રિક્વાયરમેન્ટ છે એટલે પણ રસીલાબેનને ચાય પીવડાવવી હોય મને તો મારી ટર્મ્સ કન્ડિશન પ્રમાણે પછી ચાલે ને એવા પછી પોતે ઈચ્છા અનુસાર કંઈ પણ કરી દે કે અહીંયા મૂકી દે આ ચા પી લેજો આમ મૂકીને અહીંયા મૂકી દેજો તો કે મને એવી કોઈ ગરજ નથી તો હું એમ ન કહી દઉં કેમ કે તકામ છે તો પછી મારી ટર્મ્સ કન્ડિશન મારી ટાઈમની અનુકૂળતા પ્રમાણે તમારે કરવું જોઈએ મારી ત્યાં આવી રહ્યો છે તો પછી તમે ઠંડી આપશો ફ્રીજમાંથી કાઢીને કાલની આપશો તો પી લેજો અમારા એક અમારા કાકાજી છે એમને એવો સ્વભાવ છે કે ચાય નામ જોઈએ નામ ચાય હોવું જોઈએ પછી અઠવાડિયા જૂની હોય ફ્રીજમાંથી કાઢીને આપો ને તોય ચાલે આવ ફરી ગઈ હોય તો પણ ચાલે એકદમ ઉગડતી હોય પણ ચાલે એમાં ચાર ચમચી વધારે નખાઈ ગયો તો પણ ચાલે એટલો ચાયનો એમ અનન્ય પ્રેમ એટલે નાનપણમાં અમે લોકો માંડી માં હતા ત્યારે કહેતા કે મારી તો એવી મનોકામના કે હું બેઠો હું ઉપર એક ચાયની ટાંકી ભરેલી હોય એમાંથી એક પાઇપ નળી આવે જ્યારે ઈચ્છા થાય ત્યારે હું પી લઉં ગ્લાસ માટે હાથ લાંબો કરવો પડે એ પણ ચાય માટે મતલબ ધીરજ ખૂટાડી દે એવી ઘટના છે તો આમાંથી આપણને એ સમજવાનું છે કે આપણો વૈદિક ધર્મ જે આપણને નિત્ય કર્મ ધાર્મિક દ્રષ્ટિથી આપણને સમજાવી રહ્યો છે એમાં કોઈ જગ્યાએ દેવ દર્શન નિત્ય કરવું એ જાતનું કોઈ વિધાન નથી શાસ્ત્રમાં જે પણ કરવાનું છે પોતે પોતાના ઘરમાં પરિવારમાં સ્વયં કરવાનું છે આ આપણો વૈદિક ધર્મ શીખવાડે છે પશ્ચિમી લોકો આવ્યા એમનાથી આપણે એમના પ્રવાહમાં વળી અને સામૂહિક ધર્મની અંદર ચડી ગયા પણ એ એના કારણે આપણા ધર્મનો રાસ થયો એટલે જ્યારે પરિવારની અંદર સંતાનો એ જોઈ રહ્યા છે કે ધર્મ માટે લોકો ઘર છોડીને જઈ રહ્યા છે ધર્મની અંદર ધર્મ જીવી નથી શકાતો તો એમને એનો કોઈ સ્વરૂપ જોવા નથી મળતું એટલે એ લોકો પણ ધર્મ છે એને ઘરમાંથી બહાર કાઢતા થઈ ગયા લોકોને અંદર આવવામાં એટલે આજે પ્રેક્ટિકલી વ્યવસ્થા એવી છે કે તમને જો તમારો ફ્લેટ કોલોનીના વેચવા છે નવી તમે કંઈક કરી રહ્યા છો પ્લાન તો એક ડેરી કે મંદિર છે એનો તમે એડવર્ટાઇઝમેન્ટ આપી દો કે અહીંયા જિનાલય હશે કે અહીંયા ગાયત્રી મંદિર હશે કે અહીંયા સ્વામી મંદિર હશે કે અહીંયા હવેલી હશે તો ફટાફટ બધા તો આપણે એમ કહીશું ને અમે ઘરે ઘરે પ્રોવાઈડ કરીશું કે ના ના એ નથી જોયું આ કોમન પ્લોટમાં બાંધી આપજો ઘરમાં નહીં તો આ વ્યવસ્થા હવે આપણે ત્યાં થઈ ગઈ કેટલા વાગ્યા નવ તો સારું અહીંયા આપણો નિશ્ચિત કર્મ પૂરો થયો આ વિના ઉપર કાલથી આપણે કાલે છે ને કાલે નથી હા બોલ શીરો રજ હા કેવાય દેવ પૂજનમાં આપણે આપણા દેવની સેવા કરીએ છીએ પુષ્ટિ માર્ગની દ્રષ્ટિથી એ નહીં શકાય જેનું જે હોય છે એમાં કોઈ શાસ્ત્ર વિધાન નથી કરતું કે તમારે કોઈ અમુક જ દેવની પૂજા કરવી એટલે વેદમાં જે અમુક યજ્ઞો બતાવ્યા છે અગ્નિહોત્ર દર્શ પૂર્ણમાસ ચાતુર્માસ છે પછી પશુયાગ સોમ યજ્ઞ આ વૈદિક યજ્ઞો છે નિત્ય કર્મના રૂપમાં કે નૈમિત્તિક કર્મના રૂપમાં એ જ રીતે વેદમાં કેટલાક કામ્ય કર્મો પણ બતાવ્યા છે કામ્ય યજ્ઞો એ જ રીતે પુરાણોની અંદર અને સ્મૃતિઓમાં અમુક યજ્ઞ બતાવ્યા છે એ યજ્ઞોનાથી ભિન્ન છે એને સ્માર્ત યજ્ઞ કહેવાય હા કામ પણ કામ્યા પણ હોય અને નિષ્કામ પણ હોય હા એટલે આપણે જ્યારે ધર્મશાસ્ત્રનો વિષય લઈશું ને એની અંદર આ બધા સબ્જેક્ટ આવશે સૂત્ર ગ્રંથો છે એમાં શ્રૌત સૂત્ર ગ્રહિત સૂત્ર ધર્મ સૂત્ર આમ સૂત્ર ગ્રંથો છે એમાં સૂત્રની અંદર વૈદિક યજ્ઞો છે એનું નિરૂપણ છે જે ગ્રહ્ય સૂત્રો છે એની અંદર પૌરાણિક કે સ્માર્ત યજ્ઞનું નિરૂપણ છે આજે વૈશ્વદેવ પણ એક જાતનું હોમ જ છે એ સ્માર્ત છે હા બોલ ગોપાલદા એટલે નિત્ય આવે તો નિત્ય એને નિત્ય એટલા માટે કહ્યું છે કે જો નૈમિત્તિક કહી દે તો કોઈ અતિથિ આવે અને એમ કહે કે નહીં આજે તો મારા અમારા નિયમમાં લખેલું નથી તમે કોઈ બીજે જાઓ એટલે એને નિત્ય કહ્યું છે આજે અમારામાં ના આવે એવું કોઈ કહી ન દે અને શાસ્ત્ર એવો વાક્ય છે કે અતિથિર વિમુખો યાત પુણ્યમાં દાય ગચ્છતી કોઈ અતિથિ તમારા ઘરેથી નિરાશ થઈને જાય એને સત્કાર ન થાય તો તમારું બધું પુણ્ય એને જાય એમ સાક્ષી છે એટલો અપરાધ છે એનો અમારા મુંબઈ રહેતો ને ત્યારે અમારા ઉપરના ફ્લોર ઉપર મરાઠી પરિવાર રહેતો એ લોકો હશે કે ગુજરાતી છે એમને પણ ખાંડા ખાંડી નહીં તો ધમાધમ ધમાધમ બધું તૂટે એ અમે નીચે કોઈ એટલે અમને પરેશાની થાય ગમે ત્યારે અવાજ આવે બધા લડતા પણ એ લોકો બહુ અમને એમ થયું કે આમનો ઉપાય બીજો તો શું થઈ શકે એટલે એનું આપણે લઈ જઈએ એવું કંઈક કરીએ એટલે ફર્સ્ટ ફ્લોર પર અમે જતા પછી ઘંટડી વાળીને દોડીને નીચે આવી જતા પછી દરવાજો ખોલે તો અતિથિ તો હોય નહીં એટલે સુધીમાં સંતોષ માનતા કે એનું બધું પુણ્ય અમને મળી ગયું સારું અહીંયા રાખ